તે પૂરી છે છોકરો જીવે નથી હા અનાસક્તિ કરે દાદા થોડું થોડું આ રીતે પકડવાનું આ આજે બને આ ભેદ આનો ક્રમબદ્ધ પર્યાય દાદા એ દાદા ક્યાંથી આવેલું કઈ આપણે પુસ્તક માંથી શબ્દ લખેલા છે તે આ લોકો મનમાં કોક કોક મગજ માં ફીટ થઈ ગયું ક્રમબદ્ધ પર્યાય શું આ બધું કરવાનું શું રહ્યું કરના ક્રમબદ્ધ પર્યાય કરવાનું કશું રહેતું નથી ઠંડા જવાનું નહીં ક્રમબદ્ધ પર્યાય છોકરો જમી માતા થાય તારે ક્રમબદ્ધ પર્યાય સંબંધ પર્યાયનો અર્થ સરસ ક્યાંથી અર્થ થાય છે કોઈ જાણશે નહીં કોઈ આન્સર મારી પાસે વિગત રાખો તમે અત્યાર સુધી જાણતા હોય સંબંધ પર્યાય હા આપણે રસી જાણતા એ તો સત્તર વાર રહેલા ને હા તે પર્યાય જે છે શાસ્ત્રમાં જે લખેલું છે એ શું કહેવા માંગે છે એ રતિવાર સમજશે લોકો રતિવાર સાંભળો એ શું કહેવા માંગે છે આ ઘડો કાલે કહીને આ સ્થિતિ થશે તે પણ ક્રમબદ્ધ પર્યાયથી થશે શું કે છે આજે વર્તમાનમાં તે ક્રમબદ્ધ પર્યાયથી એની માટી થશે તેમાં ક્રમબદ્ધ પર્યાય વસ્તુ પોતાના ક્રમબદ્ધ પર્યાયમાં જ હોય ભગવાને કઈ રમત કર્યા કે પણ ભગવાને શું કહ્યું કે પાંચ થવાય કારણ સિવાય કોઈ મોક્ષ અને તંબાય કારણો જ આ જગત ચલાવી રહ્યા ભગવાન ગયા હતા અને જો કે જે વાત સમજાય છે તમે એ આપણું સાયન્ટિફિક સરકમસ્ટન્શિયલ એવિડન્સ કેવું રહે દાદા કે જે આ પાંચ સમવાય કારણો કહો છો એ જેમ કે સાયન્ટિફિક સરકમસ્ટન્શિયલ એવિડન્સ એમ કહેવાય હા એ નજીક નું કહેવાય પણ એ મેં થતે એ પાંચમાં થતે સમજાતું નથી એટલે મેં વિગતવાર કર્યું અને લાંબો ક્ષેત્રમાં લઈ ગયો પણ એનું એ ભગવાનના રૂપનો ત્યાગ છે આ નથી એ પાંચમાં એક ભાગ છે પેલું તમે કહ્યું ને નિયતિ એનો એક ભાગ છે એનો પાક એને એક બાજુ કહીએ તો બહુ ઊંધું થઈ જાય ના વાક્ય બધું બે દેવાય જરૂર નહોતી આ બુદ્ધિ નું વાક્ય કે હું પકડી દીધું લોકોએ ટોટલ મરજી કરી નતા એને આટલો ખોળ હતી તેમાં ત્યાં લોકોએ પકડ્યું પકડ્યું અનુકૂળ પકડી લીધું ખરેખર લોકોને આવું જોઈએ છે અનુકૂળતા તેની જોખમદારી પર આપણે કઈ ટીકા કરતા નથી પોતપોતાની જોખમદારી પર કરતા અને આ ભગવાન ભગવાનના પાંચ કોદીપ છે ને તેને લગતો વિશેષ કોદીપમાં ઉતાર્યા છે કારણ કે પાંચ કોદીપ તો તે કાળ માં વધતા હતા અત્યારે આ કાળમાં તો કેટલો બધો કોદીપ એટલે સાયન્ટિફિક સર્કમ કયા અને ક્રમબદ્ધ પર્યાય તો શું વસ્તુ પોતાના ક્રમબદ્ધ પર્યાય સહિત જ હોય છે એવું કહેવા માટે આત્મા પ્રાપ્ત થયા પછી આત્મા બધા ક્રમબદ્ધ પર્યાય માં હોય છે આત્મા પ્રાપ્ત જ્યાં સુધી આત્મા પ્રાપ્ત થયો નથી જ્યાં સુધી અહંકાર નું અસ્તિત્વ છે ત્યાં સુધી ક્રમબદ્ધ પર્યાય કેમ કહેવાય હવાનું તારીખ હું આજે ઉધું જ કહી નાખ્યું હવાનું મનમાં નક્કી કરે કે મારે એને ગાળ દેવી જ નથી કલાકથી ધમાઈ કરે તો વાંચે ગાળ દેજે અહંકાર શું ના કરે દાદા આ સમજનો ફરક થયો એટલે ક્રમબદ્ધ પર્યાય ની પણ ગેરસમજ થઈ આ સમજમાં જે મહાનુભાવો સમજ કહેવાની જરૂર નહીં આ તમારા માટે ગેરસમજ છે તમારા માટે ગેરસમજ છે એમને માટે સમજ છે એમને આપણે ગેરસમજ કે મોટું રામાયણ બુધાય દાદા એ લોકોએ કુંકુંદાચાર્ય નો આ ઉલ્લેખ આવું ના બોલે બધા કુંકુંદાચાર્ય જ્ઞાની પુરુષ ભગવાન જેવા બાળક કહેવાય કુંકુંદાચાર્ય આવું બોલે નહીં સમજ વચલો દવા ઊંધી એ એટલે ગેરસમજ થઈ નહીં બુદ્ધિ નો ડકો છે ગેરસમજણ નહીં થઈ શું બુદ્ધિ નો ડકો બુદ્ધિ નો વિશેષ બુદ્ધિ નો ડકો છે આ શું છે નીકળે નહીં પછી કહેતા ક્રમબદ્ધ પર્યાય એટલે શું સમજવું હવે કઈ કરવાનું રહ્યું નહીં જાણવાનું જોવાનું રહી છે એ નજીક માં એવું કઈ બોલે છે લોકો શું બોલે છે હા હા હા એવું એવું દાદા હા ગાડા માણસ ને ગાંઠ પણ નીકળ્યા સિવાય કઈ મારે કરવાનું રહ્યું નહીં તમારે ગોળ પણ નીકળ્યા પછી તારે કઈ કરવાનું રહ્યું હજુ ગોળ પણ છે એને તો કાય આત્મા થઈને બોલતું આત્મા થયા પછી બોલ ક્રમ પર પડી આવે આત્મા થયો ને ગા મળે આમ રેડી દાળ છે આમ કાંઈ મળે ક્રમ પર પડી આત્મા પ્રાપ્ત પછી ક્રમબદ્ધમાં આવી જાય છે એકદમ સંપૂર્ણ સ્વરૂપ જ્ઞાન મળ્યા પછી ક્રમબદ્ધમાં આવી જાય છે એમ ભાઈ પૂછે છે પણ આ કેવું છે અક્રમ છે ક્રમમાં આવ્યા હોત ને ક્રમમાં જો આવી ગયા હોત તો ક્રમબદ્ધ પર્યાયમાં છે આ અક્રમ વિજ્ઞાન એટલે મારી જો આજ્ઞા પાડે તો ક્રમબદ્ધ પર્યાયમાં છે ના પાડે તો નથી હા નામ જ અક્રમ છે શું છે દુરુપયોગ કરવો જ્યાંથી કરવો થાય વસ્તુનો દુરુપયોગ કરવા નહીં કરવા માટે જ આ બધી વસ્તુઓ સાયન્ટિફિક રીતે મેં મૂકેલી અને એક શબ્દ વિરોધાભાસ છે નહીં આખું સિદ્ધાંત છે આખું અક્રમ વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત છે એ ખૂણે પણ વિરોધો વિરોધાભાસ ના હોય અને બધા જ્ઞાન બુદ્ધિ ને ગણતા હતા જ્ઞાન બુદ્ધિ ને પણ નહીં ગણતું એટલે કલ્યાણકારી છે પણ કલ્યાણ પ્રાપ્ત કરનારા સંખ્યા ઓછી બહુ હોય કારણ કે એ પુણ્ય ક્યાંથી હોય છે આ બધો બધી કેટલા હિન્દુસ્તાનમાં હોય બધા મારવાડી મારવાડીને આવડતું નથી બધું આવડે પણ પુણ્ય ક્યાંથી હોય નહીં તો બધા બારવાડિયા બધું એટલે અમને બધા હિન્દુસ્તાનમાં જેમ ઓછા હોય છે તેમ આ જ્ઞાનના ધારણ કરનારા બહુ ઓછા માણસો ક્યાંથી લાવે ચિંતા રહી ટકા શરીર ભયંકર આ જગતમાં કોઈ માણસ ચિંતા રહીત થયેલો નહી જેને ભવિષ્ય એનું જે જીવાનો છે એ ચિંતા રહી થયેલો નહીં મરવાનો હોય તો એક દાડા પર એક દાડા પરથી માંગતો હોય કાલે શું થાય મારું મારો બે રૂપિયા પછી આવી દઈશ કે હવેથી કાલે તૂટવાનું છે આ સોનાની માળો આપી દે ને ભવિષ્યમાં ભાન વાળો છે અને જ્યાં જીવતો તમારી ભવિષ્ય છે ભવિષ્ય ચિંતા જાય કોઈની ગેડી ન જોઈએ શું સાંભળી નથી અને અક્ર વિજ્ઞાન તમારી કાઢી એ તમે અનુભવી તમને અનુભવી લોકો માનતો નથી કે ચિંતા જાય નહીં ચિંતા જાય નહીં બધા બની શકે એક મારા સાહેબ પૂછ્યું સમજાયેલા હા નાખી દે અને કોઈક લઈ જાય પછી તો તમને કદી અસર થાય હા ગરબાન કરતી જાય તમારા સંસારી અસર પ્યાલા ખુલી જાય અને નહીં જતે खड़ा हो जाए કોઈ ના હોય તો કડાપોળ કરે શું તારા આગલા મારા થઈને કહ્યું કયા પર સંબોધ માણસ ને ના થાય ત્યારે શું કહેવાય ભગવાન કહેવાય પર જમ્બો બંધ એટલે ભગવાન કહેવાય કોઈને કડા પર જમ્બો નહીં કહેલો આ તમે કહેલો ખોટો સંત બોલાવી રહ્યો કે સાધુ બોલાવી રહ્યો શું પહેલી વાત કડાપો અજંપો ની વાત નાનામ નાની વાત તમે નહીં કરતા હે એટલે એવું છે પોત જોવું પડે અક્રમ નો પોત લઈને આવ્યા એટલે પછી પોત જુઓ તો અક્રમ નો પોત ની ખબર પડે કે આ પોત કર્યું પેલું પોત કર્યું પોત ના જોવો પડે અક્ષય કાઉન્ટ બધું ના જોવું પડે આ સરકારી સરકાર જેવી ચીજ નથી આ આ સરખાવા જેવી ચીજ નથી આ તેથી અમે કહીએ છીએ ને કે રિલેટિવ છે આ શું છે જગત આખું રિલેટિવ માં જ્યાં ભવિષ્ય હોવા છતાં ચિંતા નથી શું કહ્યું જીવે છે છતાં ચિંતા નથી કહી દેશે એટલે કમ્પ્લેન જવા દાવા પૂછે ના ગુમ પાડે મને ગુમ ના પાડે અને બીજું તો હા લોકો હું ઘણું માથાકૂટ કરી ચિંતા થઈ જ તમારે ચિંતા થાય છે થાય ના એટલે આ વ્યવસ્થિત ઓલ છે અનુભવથી કહું છું આ અનુભવ હું તમારું ચિંતા મન થઈ નહીં આ જગત જ્યારથી ચિંતા ચિંતા થઈ ફક્ત કેવડી અને ભગવાન આ બેને ચિંતા કરી શું કહ્યું ગૌતમ ને ચિંતા થતી કારણ પંચાવન ટકા જ્ઞાની ને પાંચ ટકા નું જ્ઞાન છે એ જ્ઞાન ચિંતા કરાવે કોણ ચિંતા કરાવે સજ્ઞા તમને પંચાવન ટકા નથી તો હંડ્રેડ પર્સન્ટ ના જ્ઞાની માલ તમારી પાસે બહુ મોટો છે આપણે બહુ મુશ્કેલ અચ્છા એવા છે તારી થશે નહીં સાચી સાચવીશું દાદા સાચું નહીં જાણું છું કે અમુક માણસ ના હાથમાં છે એ હાથ વગર હે તો સચિનંતર કહેતા ને નિરંતર મોક્ષમાં એટલે અમને આનંદ થાય ના કહેવું પડે આ જ્ઞાનનો ફળ આવ્યો નહીં ઘણી જગ્યાએ ફળ આવ્યો છે પણ આવું ચોક્કસ ફળ આવે એટલે આપણને લાગે ત્યાં ફળ બેસતા વળે ફૂલા બેસતા વળે પછી ફળ આવે ફૂલા બેઠેલા છે પણ ફળ જો આવે કેટલાક ના આવ્યા હોય કેટલાક અને ફળ તો પેલું ખાતું હોય પછી બીજું થાય અત્યંત કલ્યાણકારી માર્ગ છે અક્રમ વિજ્ઞાન હું તો નિમિત્ત માત્ર છું પણ કુંસારી તમે લોકો મારે ભાગ્ય આવ્યો હતો હું તો બહુ કુંડ બધા ભાઈ જાતે ધરી માણસ મારે તો કદી કદ બધો ખા ખા ખા કરેલો શું કર્યું અક્રમ કે હથિયાર એ મહાપુરુષ મોટા મોટા બિઝનેસ એ કરતા ભગવાને કહ્યું કે બિઝનેસ ની વાત શું કરે પણ કપડા કપડા કાઢી ના માસ્ટર કહેવા છે આવડા મોટા કાઠો ચલાવો છો છોકરા ભણાવો છો છોડીઓ ભણાવો છો થોડા તમને કેટલી વાર કપડા કાઢી લાગે મને પછી શબ્દો બોલતા સમજરા શું બોલું ફરીથી બોલજો દાદા આ રતિભાઈ પૂછે છે રતિભાઈ પૂછે છે જે દાદા એ ક્રમિક વાર ના કપડા કેટલી વાર બદલેલા કાઢેલા આજે આજે આજે આજે માફ કરજો માફ કરજો એટલી હિંમત નથી મને એવી દે કપડા ઉતારે એવું નથી બોલવાની હિંમત દાદા એ ક્રમિક માર્ગ ના કપડા કેટલી વાર કાઢેલા ક્રમિક માર્ગ ના અહીંયા ભાઈ સાહેબ બોલાય મને બધો થાક પૂરો થઈ ગયો કામ લાગે તો મારી ભારી ઈચ્છા પૂરી થઈ ગઈ અનંત ની મારી શોધખોળ છે પૂરી થઈ ગઈ આ વ્યવસ્થિત શોધખોળ બહુ ઊંચી શોધખોળ ઘણી ઊંચી શોધખોળ ભગવાને પાંચ સંભાળ કારણ તો આપેલા છે ઓપન જ થયેલા છે તે તો વપરાય છે પણ વ્યવસ્થિત સમજો દાદા અમને આ આ દાદા મળ્યા એ શું વ્યવસ્થિત એટલે અમને પણ ક્રમિક માર્ગ નો કંટાળો આવ્યો હશે ક્યાં હશું એટલે મળ્યો ને સાચા હશો ને પુણ્ય તમારી જબરદસ્ત ખબર ને કોણ ચલાવશે કારખાના મોટા મોટા ચલાવવામાં અને મોકલી અવતારમાં પણ બન્યું નહીં તે જૂને તે ફંક્શન જુદા થયા શું થયું જુદા જુદા ફંક્શન રૂપે કામ કર્યું ચિંતા રહી સેકન્ડ જોઈ લીધું ભવિષ્ય ત્યાં ચિંતા હોય બુદ્ધિશાળી ને ભવિષ્યમાં ભવિષ્યની ચિંતા હોય અરે કાલે ફૂટવાના હોય પોતે કહેતા કે બાર કલાક થી આપણે કઈ ઓદાને લગડી તો આપી દે બધી પછી એને વિચાર તારે હવે શું છે શું હવે શું ભાઈ બોમ્બ મૂકવાનો તો એ ના ભાઈ ભાઈ ને ભાઈ આધાર માની કરશે ને શું માની કરે હમ આધાર અવલંબન માની કરશે હમ આ આધારથી નોંધારો થાય ત્યારે સ્વતંત્ર થાય ત્યારે બીજું અવલંબન મળે જે અવલંબન ને નિરાલંબ અવલંબન કે છે નિરાલંબ સ્વતંત્ર હિંમતથી સ્વતંત્ર થઈ છે ભારત નહીં ભારતમાં રહે છે હા મારા મિત્ર છે સગા છે દાદા હા દાદા આ બધા નો ભેદ દાદા પાસે સ્વરૂપ જ્ઞાન મળ્યું એનો જ આ ભેદ પેલી બધી સ્વરૂપ જ્ઞાન વગર ની વાતો પેલી વાતો જેને સ્વરૂપ જ્ઞાન મળ્યું હોય તેને છતાં બનનાર છે બનનાર એમ કંઈક બોલશે ને તો ચાલી જશે પણ તે પણ ખોટું છે તે હું તો ના કરું છું આપણે શું કહ્યું વ્યવસ્થિત કેવું તું પ્રયત્ન કરજે પછી જે બન્યું એ વ્યવસ્થિત માટે કહીએ છીએ કે પછી એની ઉપર છે આઠ ને આમ થઈ એવું નહીં ડકો નહીં સાંજે નહીં કર શું કહ્યું વિકલ્પ જ નહીં પ્રયત્ન સહજ પ્રયત્ન જે એની જોડે જોડેલો છે વ્યવસ્થિત જોડે તે બનવાનું છે બનશે એટલે ઉડી જાય છે પ્રયત્ન દખલ કરે છે પોતે દખલ કરે એટલે મારા અમારા શબ્દ બોલવો પડે પ્રયત્ન કરીએ નહીં તો બોલવા દે જરૂર દખલ કર્યા કરે ને બુદ્ધિની પ્રયત્ન કરજે બોલાય છે પ્રયત્ન થઈ જ જાય શું કહ્યું પણ નથી આવે કશું નિર્ણય ગયા સમજાય હોતા સોતો જલ ગયા ભિન્ન ગયા નિર્દય સમજ છે સરળ હૈ સમજ મુશ્કેલ તે મુશ્કેલી ક્યાં કહું તેવું પામી ગયા હવે દાદા બુદ્ધિબેન છે હવે આ બુદ્ધિબેન છે એ છેડે ઓળખાણ ત્યાં બુદ્ધિમાન બોલ્યા એવું સમજી જાય જે જેઠવાણી જોડે ના ફાવતું હોય અંધારામાં બોલે તો જોડે આપણે આ જેઠવાણી બોલી ખબર પડે અંધારા હોય ખબર પડી જાય જેઠવાણી બોલે આવો શબ્દ બોલું ભાઈ પૂછે છે કે જે કૃષ્ણમૂર્તિ એમ કહે છે કે choiceless and effortless awareness choiceless અને એફર્ટલેસ અવેરનેસ એટલે વ્યવસ્થિત કહેવાય એટલે એ વ્યવસ્થિત કહેવાય એન્ડ એફર્ટલેસ અવેરનેસ જાગૃતિ એને એને વ્યવસ્થિત કહેવાય એમ ભાઈ પૂછે છે હા તો એવું છે ને એને વ્યવસ્થિત નહીં ગણાતું આ તો બે જે સિચ્યુએશન છે ને તે અવેરનેસ ને લાગુ થાય આ જે બે વિશેષણો છે તે અવેરનેસ ને લાગુ થાય છે અવેરનેસ કેવી હોવી જોઈએ ચોઈસ લેસ હોય છે અને એફર્ટ લેસ હોય છે પ્રયત્ન કર્યા પ્રયત્ન કરે એટલે આપણને ક્યાંથી નથી બુદ્ધિ નાખી કરે તો આ કઈ જાતની જાગૃતિ કેવી રીતે પ્રાપ્ત થાય તો પછી એ એ કઈ કેવી જાતની જાગૃતિની વાત છે એ જાગૃતિ ઇન્દ્રિયો પૂરતી જ જાગૃતિ અવેરનેસ એટલે ઇન્દ્રિયોની જાગૃતિ ઇન્દ્રિયોમાં જાગૃત રહેવું આ ફળ બધા ઇન્દ્રિયોમાં મસ્ત છે ઇન્દ્રિયોમાં જ મસ્ત છે એ કસાયો માટે અવેરનેસ નથી હોતી અવેરનેસ ઉપર તો જેમ અવેરનેસ વધતી જાય તેમ ડિવેરનેસ થઈ જાય પછી એરસ થતી જાય એમ સ્વરૂપ વધતું અરે એલર્ટનેસ થયા પછી એલર્ટનેસ એટલે શું બધી જાગૃતિ બધી અવેરનેસ એક કોર્નરમાં વાપરવી એક જ કોર્નરમાં વાપરવી એમનું એલર્ટનેસ શું કરું બીજા કોર્નર બધા ખાલી ને એ ચાલે નહીં એટલે એવું એક્ઝેક્ટનેસમાં આપું શું કહ્યું અને હવે હિન્દુસ્તાન ના લોકો ધીરેજ થઈ ગયેલા છે રાત રાતમાં ધીરે બસ અને પોઈન્ટ વાળા કયા ડુંગર નો આ બાજુ એક પતરો લાંબો લંબાયો હોય અંગોળા કરી આકાર નો થયો ખોટા લે લે કરતો અને આપડે હિન્દુસ્તાન કે બોલો હિંમત બોલો ના લે એ તો બાળક છે બિચારા એટલે એમને માટે અવેરનેસની જરૂર છે અને એમને માટે જ છે ત્યાં આ ગુરુની જરૂર છે કૃષ્ણમૂર્તિ જેવા દેહ જેવા દેહ જેવા આપણે અહીં અવેરનેસ જરૂર હતી હવે તો ઘણા સાથે થઈ ગયેલા છે તા પછી જીવનમાં આવ્યા છે ત્યાર પછી એલર્ટમાં ઉભા છે અને અને દાદા એક્ઝેક્ટનેસમાં મૂકે છે એટલે એક વખતે મેનેજર હતા મેનેજર હતા હા પાર્ટ ડેવિસમાં પાર્ટ ડેવિસમાં બહુ બધી વાત પછી હું એલર્ટ છું કે છે મેં કહ્યું તમારા એલર્ટનેસ બિલકુલ નથી કર્યું માટે તમે બોલ્યા શું કહ્યું ભૂલ સંભાળે તમારા તમારા આવતા નહીં ચાલતો ખરું અને તમારે ગયા પછી નહીં ચાલે નહીં એ તો ચાલશે પણ હેરત નથી જોઈએ ને કે આપણા હેરત નથી ખાતરી હું હા તો હું તમને શીખાતું આમ તો પટેલ છો કે રાતે હળવો ખાધેલો નહીં ઓળણ તમારે શું કે પટેલ કે હળવો ખાધેલો ને કે એમને ખબર નહીં કે આપણે પકડી લઈએ નહીં જાય અલગ છે એમને ખબર નહીં કે જાળ નાખે છે પકડી દેવાની મોડો ખાધો પૂછ્યું આ ચીકનભાઈ ઉપરે ઉપર જ રહેતા હતા ને પછી દૂધ વખતે આ થોડું દૂધ એમને ખબર નહીં કે મને પકડવા માટે બોલે હું પકડવા માટે બોલતો હું ઝાડ ના ખબર હા પછી બધા હોઈ જાવ ઉભી રહો ત્યાર પછી કઈ તપાસ રાખો તો ભાઈ કે કેટલું બાયું પડ્યું કેટલા પાટક પડ્યા એનું કઈ ધ્યાન હું એલર્ટ નથી તરત નથી મારે ભાઈ આગળ વાક્ય ના પણ આમ એલર્ટ હું તો એલર્ટ ને હું એલર્ટ નથી કે એલર્ટ એલર્ટ નથી એલર્ટ કોને કહેવાય અને એલર્ટનેસ કેવી રીતે પ્રાપ્ત થતી હશે એલર્ટનેસ માન ખર્ચવાનો લોભ અને એટલે માન સાથે વાળો લોભ એટલે માન અને લોભ બંને આવી ગયા શું કહ્યું એને માટે એ ગ્રંથ શું થાય ફરી વાર કર્યું એમાં એલર્ટ ફક્ત જૂજ જીવ જીવ એકલા એ તો આપડે આઈના મારવાડી જ છે સમજેલું ને હેલટ ને હેલટ ને બસ ઇન્દ્રિયોમાં જ મસ્ત અમેરિકા દેશમાં એક પર એવું વાંધતા વાતાવરણ ફેલાય ત્રણ તમે ગાયો દૂધ જ ના આપે તેને અને બહારથી માખણ ના જાય તો માખણ નથી મળતું કયું ત્રાસ બધું આખા અમેરિકામાં કકડા પડે છે તો એ તો તું બાર ચીજ ને બોલીને તો અમારે નહીં કરાય અને આ તો ચાલો જીવડો કહેવાય સહજ ભાવના છે એટલે સહજ ભાવ અરે આ તો સહજ ભાવ અલગ છે આ તો વિકલ્પ વિકલ્પી પ્રજા અને આખો દડો કસાયમાં ક્યાંથી ભેળું કરું ક્યાંથી લઈ લઉં ક્યાંથી નામ કાઢવું ક્યાંથી કીર્તિ કાઢવું આપડે કઈ એક્સટેન્શન કરેલા ના ના તે નહીં થયું નહીં તો એ ક્યાંનો કરેલા અડધી મિનિટ કદાચ કરેલા પછી કમેન્ટ પૂરું કરી દઈશ આ કટાયમાં રહેનારી પ્રજા છે આટલું એક જ હિન્દુસ્તાન એટલું જ એવું છે જે કટાયમાં નિરંતર હોય દ્વારા અમુક અમુક પ્રજા એવી છે કે વિષયોમાં નિરંતર તેમાં રહે છે અને અમુક પ્રજા આપણી નજીક છે વિષય અને કટાય બંને મિક્સરમાં રહે છે શું કહ્યું અને આપણે નિરંતર કટાયમાં જ રહીએ નિરંતર કટાયમાં સંતોષ ઠાકોર દિલેરી એનું નામ અલગ દાદા કસાય અને વિષય ની નિરંતર જાગૃતિ રહેવી એને આપ એલર્ટનેસ કહો છો કસાય અને વિષયની નિરંતર જાગૃતિ રહેવી કસાયની જાગૃતિ રહેવી કસાય માટે કસાયની નહીં કસાય માટે જાગૃતિ રહેવી એને એલર્ટનેસ કહો છો એલર્ટનેસ દાદા એલર્ટનેસ નું ગુજરાતી શું કહેશો <laughs> ના હવે દાદા અવેરનેસ એટલે જાગૃત અવેરનેસ એટલે જાગૃત હવે એલર્ટનેસ એટલે સચિન કહેશો સચિન અવેરનેસ એટલે ઇન્દ્રિયોમાં જાગૃત હા હવે એલર્ટનેસ એટલે એટલે ઇન્દ્રિય આત્મા હોય તેમને માટે રહીને પછી માણસ એક દર એક કપાયેલું હોય ને એટલે ડિવાઈડ થઈ ગયેલો હોય કેવું શું દાદા શું થયું હોય તો એક દર ગજુ કપાયું હોય હા હા એટલે અવેરનેસ આગળ દિવેર માં આવ્યો અને ધંધામાં આજે મેરેજ થતું ને તેથી આ મોટા મોટા ધંધા ચાલે એમાં એલર્ટ નથી એટલે બરાબર છોકરીઓ છોકરીઓ ક્યાં જાય છે તે કોણ નહીં એ ગાડી બંધ ફરવા જતી એમાં એલર્ટ નથી નહીં પેલા ધંધામાં એટલે ક્રોધ માર માં લોક જો વધે તેના એમાં એમાં આખું દર્શન થાય કુટુંબ કેમ ચલાવે ઘર ઘર કેમ ચલાવે છે રીતે માટે નહીં ચલાતા બાંધી મોટી ચલાવવા માટે કરે બહુ સમજવા જેવું છે બહુ ઊંડું જગત જેવું દેખાય છે એટલું બધું હું તેમ હજુ અને હું એક્ઝેક્ટનેસમાં લાવું છું બધી જગ્યાએ જાગૃતિ બધી જગ્યાએ છોકરીઓમાં સંસ્કારમાં વર્તે આમાં વર્તે છોકરા ભણોતરમાં વર્તે ધંધામાં વર્તે પોતાના જ્ઞાનમાં વર્તે તેના કરતા બધું આપણે બદલાયું નહીં બદલાયું બધું બદલાઈ ગયું ચલો તો એડમ ગુણી એક જાતનું જોર થઈ જાય ઠીક છે શું કહે નથી સાચી તો અમુક હોય એટલે મનને એ ટેબલ પર છું ને જેમને હારે છે <laughs> ના આ ઉભામાં ઉભા બેઠા ને મને ભાઈ હા ભાઈ નીકળી ગયા બહાર કારણ મળતું ખાતું હોય રીતે તરી ખાય ભૂલચૂક ના કરે દાળમાં ચાલે અને મોડામાં જ ચાલે કોઈ કોલમાં ખાતું એવું ખાય દયા તમારા દે મોગે તો કૃષ્ણ ભગવાન શું કહ્યું પ્રાપ્ત ને ભોગવો અપ્રાપ્ત ની ચિંતા ના કરો કેટલું સરસ વાક્ય કહ્યું પ્રાપ્ત જે છે અત્યારે તે બધું પડ્યા એ રસ્તો ભોગવીને ખાવ ને મારે કોર્ટમાં જવા નિર્દય કરી કોર્ટ હોય તે ધર્મ એટલે ભગવાન આજ્ઞા પડી નહીં પડી કૃષ્ણ તો કે પણ મારો ટાઈમ છોડ્યો હતો કઈ છોડ્યું નહીં આ તરફ તેમાં આખા બની નવ બની કોણ જીવશે પછી તેનું કે ઠીકો નહીં તે પહેલો જન પહેલા એની વાતો કરે કેટલી બધી આ એલર્ટ નથી ત્યાં સુધી પહોંચી અને ફોરેન નહીં જો ધીરે ના થાય ને તો મનમાં કહે કે આ લેડી કહી રહ્યા છે ને તે હું જેમ કે એમ આપણે હયા કરવું નહીં તો કાલ છૂટી રહી જતો તો ધીરે છે નહીં એટલે પછી હા એ બોલી એટલે કે એટલે કેવું કેવું પછી પેલી વાગણ તો એ શું ધીરે થતી એલર્ટ ના કરે એલર્ટ બીજા બધા શીર થતી રહેશે કોઈ ના બીજાને તમે ના થાય જો જેઓને ખોટું લાગ્યું હતું હાલ બતાવી તો લાગી અને હવે તમને લાગી પડશે ઇન્ડિયન લેડી છે આર્ય નારી આર્ય નારી મને બહુ ભાગ છે આ કહીએ ભલે ગમે તે કારને આધીન ફેરફાર થયો છે પણ મને બહુ માન આર્ય મારી છે નહીં હા દાદા કોકડા એમાંથી ટિકિટ છે ટિકિટ કરો હજી કાઢ્યા હતા ને એ બીજી ગયા છે દાદા બરાબર આવું જ્ઞાની પાકે તો આર્ય નારી હશે પાકે અત્યારે બધી ઘણી આજે પણ આ કાળમાં કોણ કોણ ઇનામ આપે એના દખલ વગર નીકળે બધા શું કે કારણ સંકળતા ઓછી હોય એના ચાલાક તો ચાલાક મૂળ અવતાર માલ નહીં રાતે નિરીક્ષક હાજી નિરીક્ષક નહીં નિરીક્ષક વગર નું નિરીક્ષણ એ શું કહેવા છે એ કઈ બહુ વૈજ્ઞાનિક વાત નથી આ એ શું કે છે નિરીક્ષક જે અહંકાર છે તેના પરનો નિરીક્ષણ કહું છું શું કે કેવી રીતે શક્ય બને એ કેવી રીતે શક્ય બને ભલે ભલે ભલે એને એને થાય છે ને એને એવી રીતે એમની પોતાની રીતે જ આગો બોલે છે લોકોને પછી બને નહીં આમાં પણ ફોરેનમાં જાય તો લોકોના મને એમ ભાવ થાય કે આપણે આવું ભાવ કરીએ કઈ બરોબર ફોરેનમાં બહુ કામ લાગે કારણ કે આ સાહજિક પુરુષ છે અને ત્યાં લોકો સાહજિક છે શું કહ્યું અને આપણા તો લોકો કે છે ગમે તું સો કલાક ખબર આવ્યો હોય હતો એવો રહ્યો એમાં જરાય ફેરફાર ના થાય કપડું ધોવાય જ નહીં એવું બધા અહીં જેના કપડા પહેરીને આવે બધા એવો ને એવા છે પોતે એમને ટાઈમ બગાડ્યો અમને તો ઘણો ફરક પડી ગયો છે આપના સત્સંગ પછી દાદા ના પછી ફરક પડશો કે એ તો બરાબર એમનું વાંચતી છે ને એ જે વાંચન કર્યું ને એમાં આ શું છે કે સરળ માર્ગ થઈ ગયો એ બધું વાંચન કર્યું હતું એ બધું એ દાદાના રત્નમૂર્તિ સારી રીતે સમજાય રત્નમૂર્તિ આપડા અમુક માણસો ને બુદ્ધિ થિયેટર થાય એ વાક્યો પણ હેલ્પ કરે રહી શું કહ્યું સમજ ને હેલ્પ કરે નહીં એ ફોરેન વાળો જ હેલ્પ લે શું છે કારણ કે આ લોકો સાહજિક ન હોય સાહજિક તમે સમજો ને વિકલ્પી પ્રજા સાહજિક વાણી મેળવી પડે અને એમની વાતની વાણી ક્યાં છે ઇન્દ્રિયોમાંથી જાગ્રત થાવ છે શું કે છે ઇન્દ્રિયોમાં મત રહો છો તે જાગ્રત રહીને ઇન્દ્રિયોને મસ્ત રહો શું કહે છે હવે તો તે લોકો ધીમે ધીમે થાય કરતા કરતા શું ઇન્દ્રિયોમાં તન્માયાકાર નિરંતર એ હોય તો અઢાર ફોટા લેતો હોય સિગરેટ જાગૃત કરો એમ અઢાર જ નહીં ભાન જ નહીં ભાન જ નહીં હું મીડિયમ તે ભાન જતું રહ્યું હોય હું બીજીએમ છું તે ભાન છું એટલે અવેરનેસ ક્યાં વાત હા કેવા કસાય કરે આ કસાય આત્મા જેનો છે શું છે આની આગળનો આત્મા પરમાત્મા છે શું છે કસાય રહી છે પરમાત્મા છે પેલો ઇન્દ્રિય આત્મા એમાં ડેવલપ થતો કસાય આપવા થતો કસાય આપમાં થઈ રહ્યા પછી કસાય આપમાં ખલાસ થાય પૂર્ણ થાય થાય ભગવાન પરમાત્મા કસાય રહી થયો થઈ તેને દુઃખો દુઃખો બધા વધારે તેનો જ છે ને આ લોકો દુઃખો વધારે છે ને ઇન્દ્રિયોમાં દુઃખો ના હોય બહુ કસાયમાં દુઃખ હોય એમને કસાયમાં ના હોય આખો આખો દાડો એને ગાવાનું પીવાનું એ જ વાપર થયા કરે કપડા લતા ઈગરે વાટલું ગમે ફોનનું ગમે એટલું ગમે પણ આપણા લોકો આખો દાડો કાંકર એનું યાદ રહ્યા કરે આખું સરોરી યાદ રહ્યા કરે બાર મહિને એકદમ સરોરી કરો પણ રોજ એને સરોરી યાદ રહ્યા દાદા એ કતાય આત્મા કતાય આત્મા થયા સિવાય પરમાત્મા ન થવાય એટલે ઇન્દ્રિય આત્મા પછી કથાય આત્મા પછી પરમાત્મા એટલે આ ટેસ્ટર અહીં થશે ત્યારે પછી અહીં ટેસ્ટર થશે ત્યાર આ પ્રહારમાં ટેસ્ટર થશે આ પ્રહાર એટલે સોનું એને તવામાં તાપમાં મૂકે છે પછી શુદ્ધિકરણ થાય છે શું થાય બાકી ઇન્દ્રિયાત્મક સાચી હું નું કહેવાય શું કહેવાય અને આપણે તાપમાં મૂકે ને તો જુઓ પેલા ભોજે કેવા તાપમાં થઈ ગયા એ તો દાદા ભર્યા બદલે બધા તાપમાં કેવા તપસ નહીં અમદાવાદ તાપમાં તપસ કોઈ ક્યાં બોલતા નથી